બુદ્ધિ અને જ્ઞાન બુદ્ધિ અને જ્ઞાનમાં કંઈ ફેર ખરો બુદ્ધિ એટલે પ્રત્યક્ષ સિદ્ધ કરી શકાય એવી સમજ અને જ્ઞાન એટલે બુદ્ધિથી પર જેને સુપર નોલેજ પરાવિદ્યા કહેવાય એની ડેફિનેશન હું કહું આખા જગતના બધા જ સબ્જેક્ટ્સ હોય તેમાંથી બે ચાર સબ્જેક્ટ્સ જાણે તેને લોકો નોલેજ કહે છે પણ આખા જગતના બધા સબ્જેક્ટ્સ જાણે તે પણ બુદ્ધિમાં સમાય કારણ કે તે અહંકારી જ્ઞાન છે અહંકારી જ્ઞાન તે બુદ્ધિ છે અને નિરઅહંકારી જ્ઞાન તે જ્ઞાન છે બુદ્ધિ ઇનડિરેક્ટ પ્રકાશ છે એની તમને સિમિલી આપું સૂર્યનારાયણનો ડિરેક્ટ પ્રકાશ એ ડિરેક્ટ જ્ઞાન જેવું છે અને બીજું ઇનડિરેક્ટ પ્રકાશ જે સૂર્યનારાયણનો પ્રકાશ અરીસા પર પડે અને તે રૂમમાં પ્રકાશ આપે તે ઇનડિરેક્ટ પ્રકાશ આત્માનો ડિરેક્ટ પ્રકાશ એ જ્ઞાન છે બુદ્ધિનો પ્રકાશ થ્રુ મીડિયમ છે ઇનડિરેક્ટ છે આત્મા એ સ્વ પર પ્રકાશક છે અને બુદ્ધિ પરપ્રકાશક છે બુદ્ધિ એ વિકલ્પો કરાવે સંકલ્પો વિકલ્પો થાય છે તમને સંકલ્પ વિકલ્પોનો એક્ઝેક્ટ મિનિંગ મને નથી સમજાતો બાર સંકલ્પ વિકલ્પ શાને કહે છે તે ખબર છે મહી સારા કે ખરાબ વિચાર આવે તેને સંકલ્પ વિકલ્પ કહે છે પણ એ ઓળખ્યા વગરની વાત છે હું ચંદુલાલ છું એ પહેલો વિકલ્પ હું આનો ધણી છું એ બીજો વિકલ્પ હું આનો બાપ છું વકીલ છું એ બધા વિકલ્પો અને આ દેહ મોટર બંગલા મારા છે એ સંકલ્પ હું અને મારું એ અનુક્રમે વિકલ્પ અને સંકલ્પ જ્ઞાન અને બુદ્ધિમાં ફેરશો બુદ્ધિ એ ભેદ પાડે છે મારું તારું કરાવે છે જ્યારે જ્ઞાન અભેદ કરાવે બુદ્ધિ જ્ઞાન એટલે કે આ જગતના તમામ શાસ્ત્રોનું જ્ઞાન જાણે પણ પોતાને ના જાણે તો એ અહંકારી જ્ઞાન એને બુદ્ધિ કહી ને સ્વરૂપના જ્ઞાનને જાણે તો નિરહંકારી જ્ઞાન થઈ જાય એ જ્ઞાન છે બુદ્ધિ તો પોતાના છોકરા અને બૈરી વચ્ચે ભેદ પડાવ્યા કરે